શ્લોક નંબર વન હંડ્રેડ થર્ટીન તસ્યેવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજેર્ભુવે નિશ્રેયકરમ કિંચિત તતોન્યન્યેતિ દૃશ્યતામ ભગવાનની ભક્તિ સર્વથા કરવી એમ જે કહ્યું તેનો અભિપ્રાય એવો પણ વિચારી શકાય કે આપણો આ માનવદેહ ક્ષણભંગુર છે મૃત્યુ ક્યારે આવી પહોંચે તે કોઈ ચોક્કસ નથી એટલે બીજા કામો કરવાનો આદર આગ્રહ છોડી દઈને <coughs> સત્વરે ભક્તિ કરી લેવી તે મોક્ષધર્મમાં કહ્યું છે કે પુષ્પાણીવ વિચિનવંતમ અન્યત્ર ગત માનસમ વૃકી માસાદ્ય મૃત્યુરાદાય ગચ્છતી પંચવિષય ભોગવવા કામ્યકર્મ કરનારા મનુષ્યનું મન અસાવધાન હોય છે તેવામાં વરુ આવીને ઘેટાને જેમ ઉપાડી જાય છે તેમ મૃત્યુ આવીને તેને લઈ જાય છે માટે અદ્યૈવ કુરુ યશ્રેયો મા કાલો અત્યગાદયમ અકૃતે અકૃતેષ્વેવ કાર્યેશુ મૃત્યુરાદાય ગચ્છતિ શ્વ કાર્યમ અદ્ય કુર્વિત પૂર્વાહણે ચા પરાહણિકમ નહીં પ્રતીક્ષતે મૃત્યુ કૃતમ કૃતમસ્ય ન વા કૃતમ કો હિ જાનાતિ મૃત્યુકાલો ભવિષ્યતિ યુવૈવ ધર્મશીલ સ્યાદ અનિત્ય ખલુ જીવિતમ માટે કલ્યાણનું કાર્ય આજે જ કરી લેવું યોગ્ય સમયે હાથમાંથી નીકળી જવો જોઈએ નહીં કારણ કે કામ અધૂરા પડ્યા પડ્યા હશે અને મોત આવીને લઈ જશે આવતીકાલ કરવા ધારેલું શુભ કામ આજે જ કરવું બપોર પછી કરવા વિચારેલું બપોર પહેલાં જ કરી લેવું મૃત્યુ એવું નથી વિચારતું કે આના કામ પૂરા થયા છે કે નહીં તે કોણ જાણી શકે છે કે આજ કોનો મૃત્યુકાળ છે જુવાન મનુષ્ય પણ જુવાની ઉંમરથી જ ધર્માચારી ધર્માચરણવાળો ધર્માચરણવાળા થવું જોઈએ કારણ કે જિંદગી અસ્થિર છે શ્રીમદ ભાગવતમાં શ્રી રુદ્રે કહ્યું છે કે પ્રમત્તમુચ્ચે રીતિ કૃત્ય ચિંતયા પ્રવૃદ્ધલોભમ વિષયેશુ લાલસમ ત્વમપ્ર ત્વમપ્રમત્ત સહસા અભિપદ્યસે ક્ષુલ્લે લિહાલો લિહાનો ક્ષુલ્લે લિહાનો અહિરિવા ખુમ અહિરિવા ખુમંત કહ હે ભગવાન આ મોહગ્રસ્ત જીવ પ્રમાદને લીધે સતત ચિંતા કરતો રહે છે કે મારે અમુક કામ કરવું છે તેને લોભ વધી જાય છે વિષય ભોગની લાલસા રહ્યા કરે છે પરંતુ આપ સદા સજાગ રહો છો ભૂખ્યો સર્પ જેમ ઉંદરને પકડી લે છે તેમ કાળ સ્વરૂપ આપ તેને તુરત ઉઠાવી લો છો સ્વયં ભગવાને ઉદ્ધવને કહ્યું છે કે એતદ વિદ્વાન એતદ વિદ્વાન પુરા મૃત્યોર અભવાય ઘટેત સહ અપ્રમત ઇદમ જ્ઞાત્વા મર્ત્યમ અપ્યર્થ સિદ્ધિદમ જોકે આ શરીર મરણશીલ છે છતાં આનાથી મુક્તિ મળી શકે છે આમ સમજી સાવધાન થઈને મનુષ્યે એવી સાધના કરવી જોઈએ કે તે મૃત્યુ થયા પહેલાં જ જન્મ મરણથી મુક્ત થઈ જાય દત્તાત્રેયે મહારાજ યદુને કહ્યું છે કે લબ્ધ્વા સુદુર્લભમ ઇદમ બહુ સંભવાંતે માનુષ્યમ અર્થદમ અનિત્યમ અપીહ ધીરહ તૂર્ણમ યતેત ન પતે ધનુમૃત્યુ યાવન નિશ્રેયસાય વિષય ખલુ સર્વતઃ સ્યાત અનેક જન્મો પછી આ અત્યંત દુર્લભ મનુષ્ય શરીર પામીને મનુષ્ય મૃત્યુ આવે તે પહેલાં જ સત્વરે સંસારથી મુક્ત થવાય એવો પ્રયત્ન કરવો જોઈએ જીવનનો મુખ્ય ઉદ્દેશ મોક્ષ છે વિષય ભોગ તો સર્વત્ર છે જ ને પ્રહલાદજીએ અસુર બાળકો આગળ કહ્યું છે કે કૌમાર અશ્વરેત કૌમાર કૌમાર અશ્વ અશ્વરેત પ્રાજ્ઞો અરે આચરેત કૌમાર આચરેત પ્રાજ્ઞો કૌમાર માન ભાગવતા નિહાય કૌમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતા નિહ ધર્માન ભાગવતા નિહ દુર્લભમ માનુષમ જન્મ તદપ્ય ધ્રુવમ અર્થદમ મિત્રો મનુષ્ય જન્મ દુર્લભ છે તે અનિત્ય છે છતાં તેનાથી મોક્ષરૂપ પુરુષાર્થ પ્રાપ્ત કરી શકાય છે તો બુદ્ધિશાળી મનુષ્ય બચપણથી ભગવાન સંબંધી ધર્મ ભક્તિ પાળવા જોઈએ તત્વો મનુષ્ય જન્મ દુર્લભ છે એનાથી તો ભગવાનની ભક્તિ કે ધર્મ પાળી શકાય છે કલ્યાણ મેળવી શકાય છે બુદ્ધિશાળી ન હોય તો બુદ્ધિશાળી ફરીથી વાત મિત્રો મનુષ્ય જન્મ દુર્લભ છે તે અનિત્ય છે છતાં તેનાથી મોક્ષરૂપ પુરુષાર્થ પ્રાપ્ત કરી શકાય છે તો બુદ્ધિશાળી મનુષ્ય બચપણથી ભગવાન સંબંધી ધર્મ ભક્તિ પાળવા જોઈએ શું કીધું મનુષ્ય તે દુર્લભ છે અને અનિત્ય છે પણ તો એનાથી કલ્યાણ મેળવી શકે છે એટલે બુદ્ધિશાળી એને બાળપણથી જ ભક્તિનું અનુષ્ઠાન કરવું બાળપણથી જ સાધુ થઈ જવું કે પછી જુવાન થઈને આમાં તો એવું કીધું હતું કે યુવે રસ્યા નિત્યમ ખલું જીવિતમ એવું આવ્યું ને આગળના શ્લોકમાં તો જુવાનીમાં હરખું સાધુ થવું કે બાળપણમાં થવું કે ગઢડા થઈને થવું ક્યારે થવું ક્યારે થવું બાળપણથી આંખ ઉગડે ત્યારથી આંખ ઉગડે ત્યાં ક્યારે થવું બાળપણમાં સાધુ થવું કે જુવાનીમાં થવું કે ગઢા થાય તે થવું સંજયભાઈ શું કે ક્યારે થવું ગઢે થઈ તે બાળપણમાં થવું કે જુવાનીમાં થવું ક્યારે થવું બેન વચ્ચે ક્યારે થવું હે ક્યારે થઈ શકાય એમ બસ સાધુ ક્યારે થઈ શકાય આમાં તો એવું કીધું કે યુ એ વધારમાં શીલ હશે તો વળી પ્રહલાદજી કે કોમાર આચર્ય તો પ્રાજ્ઞ હોય એવું કીધું પ્રહલાદજી કે નાનપણથી જ થઈ જાવ પેલું જુવાન થઈને વળી કોને કીધું છે દત્તાત્રેય કીધું મોક્ષ ધર્મમાં કીધું દત્તાત્રેય તો ગઢા થઈને કહેવાનું થાય ને થવાનું કે ને હે હા દત્તાત્રેય તો ગઢા થઈને થવાનું કે એ ગઢા હતા તો ગઢા થઈને જ થવાનું કે હે તો ક્યારે થવું શું કરું જઈ થવું હોય તઈ ક્યારે થવાનું જે થવું હોય ત્યારે થવાનું કે વહેલું થઈ જાવ મોડું ન કરવું ને કે ભગત જાજુ ન રહેવું વહેલા સાદું થઈ જવાનું ક્યારે સાદું થઈ ક્યારે કઈ ઈચ્છા જાગ્યા કલ્યાણની પોતાની જુવાની ઉંમરમાં થયા ગયા સાધુતાના ગુણ તો જુવાની ઉંમરમાં આવે ને ત્યારે શરીર સક્ષમ હોય નાના હોય ત્યારે સમજણ ન હોય અને મોટા ગઢા થાય તે સમજણ હોય પણ પછી કંઈ કામ કરે નહીં નકરી સમજણ બીજાને દેવાની જ હોય કે તમે આમ કરો તમે આમ કરો જુવાની ઉંમરમાં સાધુતાના ગુણ મેળવવા જોઈએ જુવાની ઉંમર છે એ સાધુ થવાની છે આયલું તો આયલું નકર ન આયલું કઈ નહીં એને પોતાની સમજણ તો ન હોય એ તો કોક કે તો થઈ ગયા પછી જોવાની ઉંમરમાં એને સમજણ આવી જાય તો ભલે ન આવે તો ઠેઠ લગી એમણે જાય જુવાની ઉંમરમાં નાના હોય ને ત્યારે જુવાની સાધુ સાધુ થઈ ગયા હોય તો મોટા થાય તો સમજણ આવે ત્યારે સાધુ તો સાચી આવે એમ જો એને આવે તો જુવાની ઉંમરમાં જ આવે નાના નાની ઉંમરમાં તો શું હોય એને પોતાની ઘરની સમજણ ન હોય નાની ઉંમરમાં તો કોઈક કહે તો ભગવાનમાં યત હોય કે સાધુમાં યત હોય તો થઈ જાય એમ એટલું એને પોતાની સાધુ હું ને અસાધુ હું એને શું ખબર એને પોતાની સમજણ છે કે ભાઈ સાધુ શું કહેવાય ને અસાધુ શું કહેવાય એને તો એટલું ખબર હોય કે આ સારું છે આ નથી સારું એટલું ખબર હોય સાધુ હું ને અસાધુ હું એને ખબર ન હોય ગઢા માણસને એ ખબર હોય કે સાધુ હું ને અસાધુ હું પણ એ થઈ ન શકે એને એ શું થઈ શકે એને પેલા તો એને જ ઉપાડીને લઈ જવા પડતા હોય એક ઠેકાણે બીજે ઠેકાણે તો એ કેવી રીતે સાધુ થઈ શકે એટલે જોવાની ઉંમરમાં ખબર એ પડે અને પોતે થવું હોય તો થઈ શકે અને જોવાની ઉંમરમાં ન થયો તો એ ગઢપણમાં થોડો થાય ગઢપણમાં તો એવો ને એવો રે ગઢપણમાં તો પરાયણે સાધુ થાય પરાયણ હું કઈ બીજા નડી ન કે ને પોતે નડવું હોય એમાં શક્તિ જોઈ ને કે શક્તિ વિના નડાય શક્તિ વિના નડવા જઈને કોઈ બાવડું ચાલીને ફગાવે તો આપણે પછી મુશ્કેલી થઈ જાય શક્તિ વિના નડવું નડવું હોય તો ગેંગે ફેફે કરતા હોય તો કોઈ નડી ન હોય કાંઈ એમ એટલે જોવાની ઉંમરમાં ગઈઢા ગઈઢા માણસો બહુ સાધુતા થાય સાધુતા ગ્રહણ કરે ને સાધુતાનો ઉપદેશ દે તો પરાયણે સાધુતા હોય જુવાની ઉંમરમાં હોય એ બરાબર સાચી સાધુતા જુવાની ઉંમરમાં સાધુતાના ગુણ મેળવે તો સાચા સાધુ બોલ્યા તો બધા પરાયણે સાધુ કહેવાય ગઢે ઉંમરમાં તો નાની ઉંમરમાં અજ્ઞાનતાથી હોય એને ખબર નથી એટલું એટલું ખરું કે સારું લાગે છે એને એટલે ઓલું સાધુ થઈ જાય સારું લાગે એટલે સાધુ થઈ જાય અને એને સારું મોડું એટલી જ ખબર હોય સાધુતા હું અને અસાધુતા હું એ ખબર ના હોય એને ગઈડ પણ ખબર હોય બધી એમ કે ભાઈ સાધુ કહેવાય ને આ સાધુ કહેવાય પણ એ કોકના હાટું પોતાને કઈ કામ નહીં નહીં પોતાને કાંઈ કામ નહીં અને કદાચ પોતે સાધુ થઈ ગયા હોય તો એ તો મજબૂરીમાં સાધુ થાય કોક સેવા ન કરે કે આપણે એમ માની લઈએ કે સહન કરવું જોઈને આપણે એટલે ન કરતા હોય એટલે હરકા પાદરા ન હાલતા હોય તો શું કે ભાઈ હવ એનું ધાર્યું જ કરવાના હોય ને જો જુવાની જુવાની ઉંમર હોય તો મૂકી દે ને બુહટ એક તો એમ કે ભાઈ જેમ કરતા હોય એમ કરવા દો તો કોઈ ન કહી દઉં એટલે તો પછી પરાયણ સાધુતા ગ્રહણ કરે એમ કે આપણે હું હવે એટલે જુવાની ઉંમરમાં સાધુતા ગ્રહણ કરે તો એ સાધુ સાચા એમ પહેલા તો પછી બહુ સાચા નહીં હોય તો વાત જુવાનીમાં હોય તો પછી ઘટપણમાં હા જુવાનીમાં ન હોય ને પછી ઘટપણમાં પાક્કા સાધુ થઈ જાય તો એની મજબૂરી છે હજી પાછી બીજા વાર બીજી વખતે જુવાની આવશે ત્યારે નહીં રહે પાછા જુવાની ઉંમર હોય ત્યારે સાધુ થાય તો સાધુ અને ત્યારે જ થઈ શકાય રિયલ એમ કપડાં બદલાવા એટલે એમ નહીં સાધુતાના ગુણ તો જોવાની ઉંમરમાં જ આવે નાનપણમાં એટલા બધા ન હોય નાનપણમાં તો ભક્તિ હોય ને સેવા કરે ગટપણમાં તો શું સેવા કરે ગટપણમાં નગરી સાધુતાની વાતો કરે કે હા અમે આમ હતા ને અમે આમ હતા ને એવી વાતો કરે એ ગટપણમાં સાધુતા હું આચરણ ન કરીએ શકે સાધુ એટલે સાધુ થવા થાય છે સાધુતાના ગુણ મેળવાય છે એ જુવાનીમાં જ મેળવાય ગઢપણમાં નહીં અને નાનપણમાં જો ખબર પડતી હોય તો મેળવે ખબર પડતી ન હોય તો કઈ ન મળે મિત્રો મનુષ્ય જન્મ દુર્લભ છે તે અનિત્ય છે છતાં તેનાથી મોક્ષરૂપ પુરુષાર્થ પ્રાપ્ત કરી શકાય છે તો બુદ્ધિશાળી મનુષ્ય બચપણથી ભગવાન સંબંધી ધર્મ ભક્તિ પાળવા જોઈએ એટલે નાનપણથી જો કોઈકને ખબર પડી જાય તો તો નાનપણથી સાધુતા મેળવવી હેલી પડે એવી જુવાનીમાં હેલી ન પડે જુવાનીમાં તો બધું પોતાના પોતાની માલિક પાસે નડે ને બધું એમ એટલે નાનપણમાંથી હોય તો હેલું પડી જાય પણ સાધુતાની અને અસાધુતાની ખબર પડવી જોઈએ નાનપણથી કે આ સાધુપણું કહેવાય ને આ અસાધુપણું કહેવાય તો એને હેલું પડે નાનપણથી તો તો બહુ ઓલું જુવાનીમાં તો અઘરું બહુ પડે નાનપણમાં હેલું બહુ પડે એટલે પ્રહલાદ એવું કીધું કે નાનપણથી જ થઈ જાઉં અરકું સારી રુચિ હોય અને સારો યોગ હોય તો જ થાય નકર તો બીજે રવાડે ચડી જાય તો વાર ન લાવે હારે રબાડે ચડી ગયો તો સારું થઈ જાય એને પછી કોઈ ન પોગે એટલે જુવાની બાળા ન પોગે એને નાનપણથી થઈ ગયો હોય તો તતો યતેત કુશલ ગોપીનાથ કાલ આવ્યું હતું ને ગોપીનાથ પુરાણી સ્વામી કેટલા વર્ષ સાધુ થયા ચૌદ વર્ષ શાસ્ત્રીજી મહારાજ ચૌદ વર્ષ એ બધા નાનપણથી જ સાધુ થઈ ગયા હતા હાવ નાના હતા ચૌદ વર્ષના હતા તતો યતેત કુશલ ક્ષેમાય ભય ભયમાશ્રિત શરીરમ પૌરુષમ યાવન ન વિપદ્યેત પુષ પુષ્કલમ ભયભીત મનુષ્ય પોતાનું શરીર રોગ આદિથી ઘેરાઈને મૃત્યુના મુખમાં ચાલ્યું જાય તે પહેલાં જ પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ પોતાના મોક્ષ માટે આ જીવ જો પ્રયત્ન નથી કરતો તો તેને મહાન અનર્થ સહન કરવો પડે છે તે ભાગવતમાં કહ્યું છે કે પ્રાપ્તા નૃજાતિ ત્વિહ યેય જંતવો જ્ઞાન ક્રિયા દ્રવ્ય કલાપ સંભૃતામ નવે યતેરન પુનર્ભવાયતે ભૂયો વનૌકા નવે યતેરન ન પુનર્ભવાયતે નવે યતેરન ન પુનર્ભવાયતે ભૂયો વનૌકા ઇવ યાતિ બંધનમ યાંતિ બંધનમ ભૂયો વનૌકા ઇવ યાંતિ બંધનમ જે જીવોને ભારત વર્ષના ભારત વર્ષમાં જ્ઞાન કર્મ અને સર્વ સાધન સંપન્ન આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે તે જો પોતાના મોક્ષ માટે કંઈ પ્રયત્ન નથી કરતો તો જેમ શિકારીના હાથથી છટકેલા પંખી જો ખાવાના લોભથી તેના તે ઝાડ ઉપર રહે છે તો ફરીવાર ઝાડમાં બંધાઈ જાય છે તેમ ફરીવાર સંસારના બંધનમાં બંધાઈ જાય છે મુચકુંદ કહે છે કે લબ્ધવા જનો દુર્લભમ અત્ર માનુષમ કથંશ્ચિદ કથંશ્ચિદ કથંચિદ દવ્યંગ કથંચિદ દવ્યંગ કથંચિદ દવ્યમ દવ્યંગ કથંચિદ દવ્યંગમ દ્રવ્યાંગમ મયત્નતો નઘ એમ કથંચિત દવ્યંગમ મયત્નતો અનઘ દવયંગમ મ નહીં બોલવાનો દવયંગ મયત્નતો અનઘ મયત્નતો નઘ મયત્નતો નઘ નઘ પદારવિંદમ પાદારવિંદમ પાદારવિંદમ ન ભજત્ય સન્મતિર

ઘર સંસારરૂપ કૂવામાં પડ્યો છે એમ હું માનું છું દત્તાત્રેયે કહ્યું છે કે યહ પ્રાપ્ય માનુષમ લોકમ મુક્તિ દ્વારા અપાવૃતમ ગૃહેશુ ખગવત સક્તસ તમારૂઢ ચ્યુતમ વિદુહુ જે જીવ મુક્તિના ખુલ્લા દરવાજા જેવા મનુષ્યલોકને શરીરને પામીને પણ કબૂતરની જેમ ઘર સંસારમાં ફસાયેલો રહે છે તો તેને ઊંચે ચડીને પડ્યો જાણવો અર્થાત તે આરૂઢચ્યુત છે રુદ્રે કહ્યું છે કે દેવદત્તમ ઇમમ લબ્ધવા નૃલોકમ નૃલોકમ અજિતેન્દ્રિય યો નાદ્રિયેત ત્વત્પાદો શોચ્યો યાત્મ યાત્મવંચક હે ભગવાન જે જીવ માનવલોકમાં આપે કૃપા કરીને આપેલ મનુષ્ય શરીરને પામ્યા પછી પણ અજિતેન્દ્રિય થઈને આપના ચરણની સેવા ઉપાસના નથી કરતો તો તે શોક કરવાને લાયક છે અને તે પોતાના આત્માને પણ દગો દઈ રહ્યો છે દેવીઓ બોલી છે કે સવંચિતો બતાત્મ ધ્રુપ કૃષ્ણ મહતા ભુવી લબ્ધ્વાપ વર્ગ લબ્ધ્વાપ વગર્ગ્યમ માનુષ લબ્ધાપ લબ્ધ્વાપ વર્ગ્યમ લબ્ધ્વાપ વર્ગ્યમ માનુષ્યમ વિષયેશુ વિષયજ્જતે વિસજ્જતે વિષયેશુ વિસજ્જતે જે પુરુષ ઘણી કઠણાઈ સહન કર્યા પછી ભૂલોકમાં મોક્ષના સાધનરૂપ માનવદેહને પામીને પણ વિષયોમાં આસક્ત રહે છે તે નિશ્ચિત આત્મઘાતી છે અને તે ઠગાઈ રહ્યો છે ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે કે નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયા અનુકૂલેન મયાનુકૂલેન મયાનુકૂલેન નભસ્વતે રીતમ પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મહ આત્મહા ન તરેત સ આત્મહા આ મનુષ્ય શરીર મોક્ષ માટેનું પ્રમુખ સાધન છે દુર્લભ હોવા છતાં અનાયાસે મળ્યું છે સંસાર સાગર તરવા માટે સુદ્રઢ નૌકા જેવું છે તેમાં ગુરુરૂપ કર્ણધાર સુકાની છે અનુકૂળ પવનરૂપ હું તેને આગળ ધપાવું છું છતાં પણ જે પુરુષ સંસાર સાગરને તરતો નથી તો તે આત્મઘાતી છે વેદસ્તુતિમાં પણ શ્રુતિઓ કહે છે કે ત્વદનુ પ્રથમ કુલાયમ કુલાયમ મિદમ આત્મસુહૃત પ્રિયવત ચરતી તથોન્મુખે ત્વયि હિતે પ્રિય આત્મની ચ ન બતરન મન ન બતરમંત ન બતરમંત્યહો ન બતરમંત્યહો અસદુપાસના અસદુપાસનાયાત્મ હનો આત્મહનો યદનુષયા ભ્રમંત્યુરુભયે કુશરીભૃત કુશરીરભૃત કુશરીરભૃત હે પ્રભો આ જીવ આ શરીરને આપની સેવામાં જોડી દે તો આપ તેના આત્માહિતેશી સુહૃદ અને પ્રિય વ્યક્તિની જેમ તેની સાથે વર્તન કરો છો છતાં જે જીવ આપની ઉપાસના નથી કરતો અને વિનાશી અને અસજ શરીર તથા તેના સંબંધીઓની ઉપાસના કરવા લાગે છે અને તેના વાસનિક થઈ જાય છે આ રીતે માનો તેની આત્મહત્યા જ થઈ રહી છે આ ભવાટવીમાં ભટકતા રહીને અનેક તુચ્છ જાતિઓમાં જન્મ ધરે છે એ ભક્તિ સિવાય બીજું કોઈ કલ્યાણકારી સાધન નથી એમ જાણવું તે ઉદ્ધવજીએ ગોપીઓ આગળ કહ્યું છે કે દાન વ્રત તપો હોમ જપ સ્વાધ્યાય સંયમેહી શ્રેયોભીર વિવિધૈર્ચાન્યૈ કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતે દાન વ્રત તપ હોમ જપ વેદાધ્યયન ધ્યાન ધારણા સમાધિ અને કલ્યાણના અન્ય વિવિધ સાધનો દ્વારા ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરવામાં આવે છે આ ઉપરથી એમ જણાય છે કે બીજા સાધનોને ભગવાનનો સંબંધ ભક્તિ દ્વારા છે અને પરંપરાથી સંબંધ છે પણ ભક્તિને તો ભગવાનની સાથે સાક્ષાત સંબંધ છે આથી બીજા સાધન કરતાં ભક્તિમાં આટલી વિશેષતા છે તે કપિલદેવજીએ કહ્યું છે કે એતાવાનેવ લોકેસ્મિન પુંસામ નિશ્રેય સોદય તીવ્રેણ ભક્તિ યોગેન મનોમયર્પિતમ સ્થિરમ ન યુજ્યમાનયા ભક્ત્યા ભગવત્યખિલાત્માની ભગવત્યખિલાત્માની સદૃશોસ્તિ શિવ પંથા યોગીનામ બ્રહ્મસિદ્ધયે સંસારમાં મનુષ્યને સૌથી મોટી કલ્યાણની પ્રાપ્તિ એ છે કે તેનું ચિત્ત તીવ્ર ભક્તિયોગ દ્વારા મારામાં લાગીને સ્થિર થઈ જાય યોગીઓએ ભગવાનને મેળવવા માટે તે શ્રીહરિના સ્વરૂપમાં કરેલી ભક્તિના જેવો બીજો કોઈ મંગલમય માર્ગ જ નથી રુદ્રે પણ કહ્યું છે કે ભવાન ભક્તિમતામ લભ્યો દૂધ દુર્લભ સર્વદેહી નામ આપ સમગ્ર દેહધારીઓને દુર્લભ છો છતાં ભક્તિમાન આપને મેળવી શકે છે ગીતામાં પણ કહ્યું છે કે દેવી યેશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે આ અલૌકિક ત્રિગુણમયી મારી માયા ઘણી દુસ્તર છે પરંતુ જે પુરુષ કેવળ મને જ ભજે છે તે આ માયાને તરી જાય છે પ્રહલાદજીએ ભાગવતમાં કહ્યું છે કે મન્યે ધનાભિજાન મન્યે ધનાભિજન રૂપ તપ શ્રુતો જ મન્યે ધનાભિજન રૂપ તપ શ્રુતો જ તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા નારાધનાય હિ ભવાબ્ધિ પર નારાધનાય હિ ભવંતિ પરસ્ય પુંસો ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાયા હું એવું માનું છું કે ધન કુલીનતા રૂપ તપ વિદ્યા ઓજ તેજ પ્રભાવ બળ પૌરુષ બુદ્ધિ અને યોગ આ બધા ગુણ પરમ પુરુષ ભગવાનને રાજી કરવામાં સમર્થ નથી પરંતુ ભક્તિથી તો ભગવાન ગજેન્દ્ર ઉપર પણ પ્રસન્ન થઈ ગયા હતા એના હું હતો ગજેન્દ્રમાં હું હતો એ કહું બધી ભીડો હતો એને શાક કરતા આવડતું હતું ગજેન્દ્રને દરરોજ શાક કરીને ખાતો હતો કારેલાવાળું એ એટલે હારું આવડતું હોય એનાથી ભગવાન રાજી થઈ જાય એવું ન હોય શેનાથી ભગવાન રાજી થાય આમાં હું કીધું એમ ફરીથી વાંચો એ શ્લોક હું એવું માનું છું કે ધન કુલીનતા રૂપ તપ વિદ્યા ઓજ તેજ પ્રભાવ બળ પૌરુષ બુદ્ધિ અને યોગ આ બધા ગુણ પરમ પુરુષ ભગવાનને રાજી કરવામાં સમર્થ નથી પરંતુ ભક્તિથી તો ભગવાન ગજેન્દ્ર ઉપર પણ પ્રસન્ન થઈ ગયા હતા ગજયુથ થપાય ભગવાન ગજયુથ થપાય ભક્તિથી રાજી થાય બહુ તમને સારું આવડતું હોય એનાથી રાજી ન થાય ભગવાનને તો એના કરતાં બહુ સારું આવડે છે એ તે ન કરી લે ભગવાનને બહુ સારું આવડે છે એના કરતાં તમે કહું કૌમુદી ભણો એના કરતાં ભગવાનને આવડે કે નહીં ભણતા તમે ઇંગ્લિશ ફાડો એના કરતાં ભગવાન જો બોલવા મળ્યા હોય તો તમે સમજો જ નહીં કાંઈ તમે કોમ્પ્યુટર રાખતા હો તો ભગવાન બેહે તો કોમ્પ્યુટર રાખવા એ તમે વઘાર લ્યો એના કરતા ભગવાન વઘાર લેતો એને આવડે છે વઘાર લેતો એટલે એનાથી ભગવાન રાજી ન થઈ જાય ભક્ત્યા તું તોષ ભગવાન ગજયુત ભાઈ હાથીને વઘાર લેતા આવડતો હતો કે હર કોઈ એવો વઘાર લે તો બધી હાથણી બધી ખુશી ખુશી થઈ જાય કઈ એવું કોમ્પ્યુટર હકાવે તો બધા મદનિયા ખુશી થઈ જાય કોમ્પ્યુટર મદનિયાને શીખવાડી દે બધાને એવું આવડતું તેને કોમ્પ્યુટર તો એ ભગવાનને રાજી કરવા આટલું કઈ એ બહુ નથી એમ ભક્તિ જોઈએ એમાં ભક્તિ હોય તો બરાબર ભક્તિથી વઘાર લે કે ભક્તિથી સેવા કરે કે ભક્તિથી કાંઈક દાપણ કરે તો ભક્ત્યા તો તોષ ગજયુથ પાય ભક્ત્યા તો તોષ ભગવાન ગજયુથ પાય ભક્તિથી રાજી થાય ભક્તિ ન હોય દાપણ નકરું હોય તો તો હું રાજી થાય રાજી ન થાય નકરું ડાપણ જ કરી રાખે દોઢ ડાયા થાય એટલે દોઢ ડાયા ઉપર દોઢ રાજી થાય કેટલા થાય ભક્તિ ન હોય ડાપણ કરી રાખે દોઢ ડાપણ કહેવાય એટલે એનાથી ભગવાન રાજી ન થાય દોઢ ડાયા ઉપર શું રાજી થાય ગજેન્દ્રનું ઉદાહરણ તો શરણાગતિમાં આવતું ભક્તિ કયો શરણાગતિ કયો બધું આ કહે પણ રાજી થયા ને એના ઉપર એમ શું કરવા શું કરવા રાજી થયા ભગવાન એકને ભક્તિ હતી એના ભગવાન તરફ જ એક ભક્તિ હતી એટલે રાજી થયા આવડક શું હતી એમાં એક તરતા આવડતું હતું એ પાછું બધું બંધ થઈ ગયું હતું પેલા જોડે બંધ કરી દીધું એને આવડતું હતું શું ગજેન્દ્રને હે ભક્તિ કાંઈ નહીં બીજું કાંઈ નહોતું આવડતું એક ભક્તિ આવડતી હતી એટલે ભક્ત્યા તો તોષ ભગવાન ગદયુથ પાય ઓલા બધા હોય તો એનાથી બહુ રાજી તો થાય ભક્તિ વિનાના હોય તો ભક્તિવાળા હોય તો થાય એ એનાથી નથી રાજી થતા શેનાથી રાજી થાય ભક્તિથી રાજી થાય એનાથી રાજી થાય નો જરૂર ન હોય ને કરવા મળે તો ડાપણ કહેવાય અને જરૂર હોય ને કરે તો ભક્તિ કહેવાય જરૂર હોય ન હોય ત્યાં મને કરવા તો એને શું કહેવાય તો ડાપણ કહેવાય અને બહુ જરૂર હોય ને કરે તમને ભૂખ બહુ લાગી છે અને થાળ ધરાવો તો પણ બપોર વચ્ચે ઓલો કાં ત્રણ વાગે ધરાવો ને કાં અટાણ મણમાં મણો ધરાવો તો એને શું કહેવાય દોઢડા પણ કહેવાય એને દોઢડા પણ કહેવાય એટલે જરૂર વિનાનું કરે તો એ દોઢડા પણ કહેવાય અને જરૂર હોય ને કરે ને તો એને એને ભક્તિ કહેવાય જરૂર હોય તો હાજર જે જરૂર હોય એ હાજર ન જરૂર હોય ને છેટા રે ન જરૂર હોય ને શું કરો કરવું પડે ને ડાપણ બતાવવા હાડ કે જો હું અને બધું ટાઈમે કરે તો કોઈ જોવે નહીં કાંઈ તો હું છે ગ્રહણ જ કરી લે ભગવાન એટલે તમે મારો કે અગિયાર વાગે થાળ ધરવા ગયા હો તો ભગવાન જોવા બે છે તો ખાવા જ મળે નવ વાગે લાવ્યા હોય તો ભગવાન આમ જોવે ખાય નહીં કે હમણાં તું આ ખાઈને બેઠો છું ને આ શું કરે અને આને કર્યું એટલા માટે જેમ કે બતાવવા હાટું દોડડા પણ બતાવવા હાટું કે જો હું અટાણ દોડડા પણ લાવ્યો છું ટાઈમે જે જરૂર હોય ત્યારે ભગવાન વાટ જોઈને બેઠા હોય અને ત્યારે ન લઈ જાય પછી ચાર વાગે લઈ જાય તો તો ભગવાન જોવે કે હું તો ભગવાન થાળ ન જોવે તો પછી કોને જોવે લાવવા વાળાને જોવે કે શું છે તો ભગવાન થાળામાં ન ધ્યાન રાખે કઈ બહુ હે તો એ ઓલું અડધું ડાપણ કહેવાય ભક્તિ ન કહેવાય મોટા ગયા હોય ભક્તિ થોડી કહેવાય ચાર પાંચ વાગે આપણે ઉઠીને હાલ્યા જઈએ હા એટલે પછી તો જમવા ન મળે તો એ આમ જોવે કે આજે શું છે આને આ ક્યાંય ગયો તો એ તો થાળ થોડો જ હવે તમારે તમારે તમને બહુ ભૂખ લાગી હોય એને કોઈક બે ત્રણ સાંજે લાવે બપોરની ભૂખનું તો તમે ખાવાનું જોવો કે એને જોવો કે તું કોણ છો એટલે એને દોડડા પણ કહેવાય ટાઈમ એ ન કરે અને પોતાની મનની મેળે આવે ત્યારે કરે તો એને દોડડા પણ કહેવાય અને ટાઈમે કરે તો ભક્તિ કહેવાય ટાઈમે બરોબર હરકું કરી દે અને એને ગમતું હોય એવું જ કરી દે તો ટાઈમે કરે ને એ પાછું પોતાની મનની મેળે કર્યું હોય ઓલાને ગમતું હોય એમ ન કર્યું હોય તો એ દોડા પણ કહેવાય તો એ દોઢ પણ હોય ને ત્યારે ત્યારે એ આપણી સામું જોડે અને ઓલ ભક્તિ હોય ત્યારે આપણી સામું ન જોઈએ સીધી ભક્તિ સામું જોઈએ મને ભગવાન ઝાપટવા સીધા મને ગ્રહણ કરવા અને ક્યાંક એને ગમતું ન હોય ને આપણે કર્યું હોય તો તો કોને સમજો પેલા આપણે સમજો ને કે કેમ છે આને બરાબર ઠેકાણે છે કે કેમ છે એટલે એને દોડા પણ કહેવાય અને ઓલાને ભક્તિ કહેવાય જરૂરિયાત હોય ત્યારે બરોબર કરી દે અને જ્યારે જ્યારે જરૂરિયાત હોય ત્યારે ચૂકે જ નહીં તો એને ભક્તિ કહેવાય મન્યે ધનાભિજન રૂપ રૂપ તપઃ શ્રુતો શ્રુતોજસ તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિયોગા નારાધનાય હિ ભવંતિ પરસ્ય પુંસો ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય હું ઓલા બધા જો ભક્તિ ન હોય તો એ બધા દોડડા પણ કહેવાય ક્યાં ક્યાં ધન હા મન્ય વાંચો મન્યે ધનાભિજન રૂપ તપઃ શ્રુતોજસ તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા ધનાભિજન એમ ધન અભિજન એટલે પોતાના ઝાઝા બધા મિત્રો હોય અને એ આપણા કરતા બહુ પાવર વાળા હોય રૂપ રૂપ અને તપ બધા કરતા ઝાઝુ કરી નાખ્યું હોય શ્રુત એટલે ભણી ગયા હોય ઝાઝુ ઓજ ઓજ કોને કહેવાય ઓજ એટલે ઓજ કોને કહેવાય બે ત્રણ ઉપવાસ એકારે ખેંચી નાખતા હોય એ ઓજ કહેવાય તેજ તેજ પ્રભાવ બળ પૌરુષ બુદ્ધિ યોગ આ બધું હોય અને ભક્તિ ન હોય તો દોઢ પણ કહેવાય એ બધા ખાલી ભક્તિ વિનાના બધા દોઢ ડાપણિયા કહેવાય ભક્તિ હોય તો બરાબર કહેવાય હું એવું માનું છું કે ધન કુલીનતા રૂપ તપ વિદ્યા ઓજ તેજ પ્રભાવ બળ પૌરુષ બુદ્ધિ અને યોગ આ બધા ગુણ પરમ પુરુષ ભગવાનને રાજી કરવામાં સમર્થ નથી પરંતુ ભક્તિથી તો ભગવાન ગજેન્દ્ર ઉપર પણ પ્રસન્ન થઈ ગયા હતા તમે હું માનો છો આ તો પ્રહલાદે કીધું ને કે હું એવું માનું છું તમે શું માનો તમે શું માનો ક્યારેક ક્યારેક જોઈ હા પાધરા ન હાલે બધા નકરી ભક્તિ જ રાખી તો બધા પાધરા હાલે નકરી ભક્તિ જ રાખી અને આંખી વેચીને ભક્તિ કરી રાખી તો પાધરા હાલે ભક્તિ લેવાવાળા પાધરા ન હાલે એટલે એને પાધરા કરવા હાટું શું છે થોડુંક આપણે જોઈએ તમે પ્રહલાદજી શું માને છે તમે શું માને ઋષિ સામેજી શું માને કે પાદરા કરવા હાટું જોઈ કે નહીં કઈ કઈ પ્રીતયે મલયા ભક્ત્યા હરિરન્યત હરિરન્યત વિડંબનમ પ્રીતયે મલયા ભક્ત્યા હરિરન્યત વિડંબનમ પ્રીતયે મલયા ભક્ત્યા હરિરન્યત વિડંબનમ ભગવાન તો કેવલ નિષ્કામ ભક્તિથી જ પ્રસન્ન થાય છે તે સિવાય બીજા સાધન તો વિડંબના માત્ર જ છે એટલે ડાપણે પડે બધે ફજેતા માટે છે ભગવાન તો ભક્તિથી પ્રસન્ન થાય છે પછી પેલું બાકી તો બધું ડાપણ છે જાજો જેને ભગવાનની ભક્તિ નથી તેની શાસ્ત્રમાં બહુધા નિંદા સંભળાય છે તે બ્રહ્માએ ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું છે કે देवेन ते हतधेयो भवतः प्रसंगात सर्वाशुभ सर्वाशुभोपशम शमनात् विमुखेन्द्रियाय सर्वाशुभोपशमनात् विमुखेन्द्रियाय कुर्वन्ति कामसुखलेश लवायदिना लोभाभिभूत मनसो मनसो कुलानि कुशलानि कुशलानि शश्वत् જે લોકો બધા જ અમંગળનો નાશ કરનારા આપના શ્રવણ કીર્તનાદિથી પોતાના ઇન્દ્રિય અંતકરણને પાછા વાળીને તુચ્છ પંચવિષયના સુખને માટે દીન થઈને લાલાયિત રહે છે અને તેને માટે દુષ્કર્મ કરે છે તે બિચારાની બુદ્ધિ દેવે જ હરી લીધી છે યમરાજાએ પોતાના દૂતોને કહ્યું છે કે તાના નયધામસતો તાના નયદ્વમસતો તાના તાનાનયદ્વયમ તાના નયદ્વમ અસતો વિમુખાન મુકુંદ પાદાર વિંદમ મકરંદ રસાદ રસાદજસ્ત્રમ રસાદ્રજસ્ત્રમ નિષ્કિંચને પરમહંસ કુલે રસગ્ને નિષ્કિંચનૈ પરમહંસ કુલૈ રસગ્નૈર જષ્ટાદ જોષ્ટાદ જોષ્ટાદ ગૃહે નિરયવ નિરયવત્મની બધા તૃષ્ણાન નિષ્કિંચન અને રસમર્મને જાણનારા પરમહંસો જે ભગવાનના ચરણકમળના રસને નિરંતર સેવતા હોય છે તે ભગવાનના ચરણારવિંદોને છોડી દઈને નરકના માર્ગ જેવા ઘર સંસારની જે તૃષ્ણાવાળા છે આવા દુષ્ટ લોકોને તમારે અહીં નરકમાં યાતના ભોગવવા લઈ આવવા મારી પાસે લઈ આવવાના તાના અનયદ હોય એને બધાને લઈ આવવા વિદુરે પણ ભાગવતમાં કહ્યું છે કે તાન શોચ્ય શોચ્યાન વિદો અનુશોચિત અનુશોચે હરેહે કથાયામ વિમુખાન ઘેન ક્ષીણોતી દેવો નિમિષસ્તુ યેશામ આયુર્વૃથા વૃથાવાગ આયુર્વૃથાવાદ ગતિ સ્મૃતિનામ હું તો તે શોચયોનીમાં પણ અત્યંત શોક કરવા લાયક અજ્ઞાની પુરુષોનો શોક કરતો રહું છું જેને ભગવાનની ભક્તિ નથી એ બહુ શોક કરવા જેવા છે એમ મરી જાય એનો શોક કરવા જેવા નથી પણ જે કાંઈ કરે નહીં ભગવાનની ભક્તિ અને નકરું દોડડા પણ કરી રાખે કે આ બેઠા રહે તો એને શોક કરવો હોય એની હાંજવાર કત કાંઈ કરવી એમ ઓ ફલાણા ભાઈ ઓ એમ એની કાંઈ કરવી કે કાણી એમ કરે ને કાણ કરતા ભાડા છે કે નથી કરતા હે ભાડા જ નથી કોઈ કાયણ કરતા ભાડા નહીં લ્યો તો તમે શું જોયું આ દુનિયામાં તમે ભાડા છે કે નહીં કાયણ કરતા આ બધી પણ કેમ રોતા હોય એમ જ આમ રોતા હોય એ ઓ ફલાણા ભાઈ ઓ એમ એટલે એને કાયણ કરી ગયા એટલે એવી કાયણ કોની કરવાની વિદુર જે કીધું જે ભગવાનની ભક્તિ ન કરતા હોય ન હોય એમ નહીં એમ ભગવાનની ભક્તિ ન કરતા હોય એને એમણે બેઠા રહેતા હોય કે બીજું દોડડા પણ કરતા હોય તો એને હાંજ હવાર એના નામનું ઓ કરી નાખવાનું બોલાની એક જ વાર કરવાની હોય અને દરરોજ કરવાની જ્યાં સુધી હોય ત્યાં સુધી કરવી પડે ને કારણ ક્યાં સુધી કરે ઓલું જીવતો હોય ને પછી ઓલું સપ પડ્યું હોય ને બાળી દે પછી થોડા કાંઈ કરે થોડાક દી કરે બે દી વૈયા ગયા પછી શું કરવાની હોય અને આ તો એમને હોય જ ને એટલે એની ઠેઠ લગી કાંઈ કરવાની એવો ફલાણા કાંઈ કરતા નથી ભક્તિ એ કરતા નથી અને એને જીવનું એ કંઈ સારું કરતા નથી અને બેઠા એ છે અને કાં દોડડા પણ કરે છે એટલે એના નામનું ઓ એમ કરવાનું તું કોણે કીધું વિદુરજી વિદુરજીએ કીધું છે કે મારા નામે ચડાવતા નહીં હું તો તે શોચ હું તો તે શોચનીયો શોચનીયોમાં પણ અત્યંત શોક કરવા લાયક અજ્ઞાની પુરુષોનો શોક કરતો રહું છું કે જે પોતાના પૂર્વના પાપોને લીધે ભગવાનની કથાઓથી દૂર ભાગે છે લ્યો આમાં તો એનું હોતે કીધું કે કથાથી દૂર વ્યાજ એનું હોતે ઓ કરવું હે કથામાંથી દૂર વ્યા જાય તો એનું ઓ કરી નાખવાનું દરરોજ દરરોજ વ્યા તો દરરોજ કરવાનું એક દી વ્યા જાય તો એક દી કરવાનું હું તો તે શોચ શોચનીયોમાં પણ અત્યંત શોક કરવા લાયક અજ્ઞાની પુરુષોનો શોક કરતો રહું છું કે જે પોતાના પૂર્વના પાપોને લીધે ભગવાનની કથાઓથી દૂર ભાગે છે અરે રે શક્તિશાળી કાળ એની અમૂલ્ય જિંદગીને કાપી રહ્યો છે અને તે જીવો મન વાણી કર્મથી વ્યર્થ પ્રવૃત્તિ કરી રહ્યા છે શૌનકે પણ કહ્યું છે કે વિદુરજી બહુ સારું કીધું હે એને અટાણના સમયની બધી ખબર છે એવું લાગે નગર તો ક્યાંથી ખબર આવી ખબર ક્યાંથી પડે એને હે શૌનકે પણ કહ્યું છે કે એને ખબર છે કે આ કથામાંથી ભાગતા છે એટલે કે એને કથામાંથી ભાગવાની વિદુરજીને ક્યાંથી ખબર પડી ગઈ છે કે કથામાંથી ભાગે છે બધા માણસો હે વિદુરજી ભાડ્યું છે અહીંયા કે હું સદગુણ સાહેબ શું કે છે આ વિદુરજીને અટાણની ખબર ક્યાંથી પડી ગઈ આવી બધી કે ત્યારે હોતે છે કોઈ ત્યારે છે એવું છે નહીં તો એને ખબર ક્યાંથી પડે હે દુર્યોધન ભાગતો છે શૌનકે પણ કહ્યું છે કે વિલે બતો રૂકમ વિક્રમાન્ય બેલે બતોરુ વિલે બતોરુ ક્રમ બેલે બતોરુ ક્રમ વિક્રમાન્ય બિલ શબ્દ એક હોય એને જુદો જુદો તોડવો નહીં ઉરુક્રમ શબ્દ ભેળો છે બિલે બતોરુ ક્રમ એમ બિલે બતોરુ વિક્રમ વિક્રમાન્ય ન શૃણવત કર્ણપુટે નરસ્ય હે સુતજી જે મનુષ્ય ભગવાન શ્રીકૃષ્ણની કથા ક્યારેય નથી સાંભળતો તો તેના કાન રાફડામાં રહેલા કાણા ભોણ જેવા છે કાઉંદડાને ભોણ જેવા છે ને બે ઘોસું આવી ગઈ ને કરી ગઈ છે હું તો હોય ત્યારે જેની જે ભગવાનની લીલા નથી ગાતી તો તે દેડકાની જીભ જેવી છે કે જે વ્યર્થ બૂમો પાડ્યા કરે છે ગીતામાં પણ તે કહ્યું છે કે નમામ દુષ્કૃતિનો મૂઢાહા પ્રપદ્યંતે નરાધમાહા માયયાપહૃત જ્ઞાના આસુરમ આસુરમ ભાવમાશ્રિતા પાપકર્મ કરનારા મૂઢ નરાધમો મારા શરણે થતા નથી કારણ કે તેનું જ્ઞાન માયાથી નાશ પામ્યું હોય છે આસુરી ભાવ તેમાં આવી ગયો હોય છે આ નિંદા કેવળ ભક્તિરહિત સંસારની વાસનાવાળાની જ નથી પરંતુ ભક્તિ વિનાના અને વૈદિક કર્મમાં આસક્તિથી લાગ્યા રહેતા હોય તેઓની પણ છે એમ જાણવું હાવ બેઠા રહે એનું જ નથી એમ કરવાનું હોય ન કર્યાનું એનું હોતે એમ એને હોતે ઓ કરવાનું એમ કીધું વૈદિક કર્મ એટલે વૈદિક કર્મ એટલે કર્મકાંડ બધું એમ ધર્મથી હે ધર્મથી ધર્મ જ કહેવાય પણ ભક્તિ ન હોય તો એ ભક્તિ ન હોય તો બહુ સારું કરતો હોય તો એ સારું કામ ન હું આ નિંદા કેવળ ભક્તિ રહિત સંસારની વાસનાવાળાની જ નથી પરંતુ ભક્તિ વિનાના અને વૈદિક કર્મમાં આસક્તિથી ભક્તિ વિનાનો બહુ સારું કરતો હોય તો એ દોડા પણ કરતો હોય તો એનો ખરેખરો કરવો ભક્તિ ભક્તિ ન હોય ને ભગવાનને માટે ન કરતા હોય અને પોતાનું અહમ બતાવવા કરતો હોય તો એનો હતે ખરેખરો કરવો બહુ સારું કરતો હોય બીજા કરતા ભક્તિ વિનાના અને વૈદિક કર્મમાં આસક્તિથી લાગ્યા રહેતા હોય તેઓની પણ છે એમ જાણવું તે સ્વયં ભગવાને જ કહ્યું છે કે ધર્મ સત્યદયો પેતો વિદ્યા વા તપસાન્વિતા મદભક્ત્યા પેતમ આત્માનમ ન સમ્યક પ્રપુનાતિ સત્ય તથા દયા સહિતનો ધર્મ અને તપ સાથેની વિદ્યા મારા સ્વરૂપમાં ભક્તિ વિનાના મનુષ્યોને સારી રીતે પવિત્ર કરી શકતી નથી તપે કરતો હોય ને વિદ્યા પડતો હોય તો એ પછી ભક્તિ તો હોય તો એને પવિત્ર ન કરી શકે નારદજીએ કહ્યું છે કે તત જન્મતાની બહુ વિદ્યા ભણે એ તપ ન કરે એને ગોઠને ગોઠને તપ થઈ ગયું હોય અને બહુ તપસ્વી હોય એને વિદ્યા ગોઠણે ગોઠણે થઈ ગઈ હોય બહુ તપ કરતા હોય પછી એને વિદ્યા ભણવાનું કંઈ એ ન પોહાય એને એટલે બેન પોહાય નહીં અને બે વાના હોય તોય જો ભક્તિ ન હોય તો એને એ પવિત્ર ન થઈ શકે નારદજીએ કહ્યું છે કે તજન્મતાની કર્માણી તજન્મ તાની કર્માણી તજન્મ તાની કર્માણી તદાયુત તદાયુસ્તન્મનો વચઃ નૃણામ યેનેહ વિશ્વાત્મા સેવ્યતે હરિરીશ્વર કિમ જન્મભિસ્ત્રીભિર્વે વેહ કિમ જન્મભિસ્ત્રીભિર્વેહ શોક્લ સાવિત્રી યાજ્ઞિકૈ શૌક્લ સાવિત્ર યાજ્ઞિકૈ કર્મભિર્વા ત્રયી પ્રોક્તે પુંસોપી વિબુધાયુષા શ્રુતેન તપસા વા કિમ વચોભિશ્ચિત વૃત્તિભિ બુદ્ધ્યા વા કિમ નિપુણયા બલેનેન્દ્રિય રાત રાધસા બલે બલેનેન્દ્રિય રાધસા કિમ વા યોગેન સાંખ્યેન ન્યાસ સ્વાધ્યાયયોરપે ન્યાસ ન્યાસ સ્વાધ્યાય ન્યાસ કિમ વા શ્રેયોભિરન્યેશ્ચ ન યત્રાત્મ પ્રદો હરિહિ હે રાજાઓ આ લોકમાં મનુષ્યના જન્મ કર્મ આયુષ્ય મન તથા વાણી ખરેખર તે જ સફળ થયા ગણાય કે જેનાથી સર્વેશ્વર ભગવાન શ્રીહરિની સેવા કરવામાં આવે જેનાથી પરમાત્મા શ્રીહરિ ન મળ્યા તે શૌક્લ સાવિત્રી અને બાહ્ય આવા ત્રણ પ્રકારના જન્મ વૈદિક કર્મો અને દેવોના જેવી લાંબી આયુષ્ય તેનું કાંઈ ફળ નથી ભગવાનને મેળવી ન આપે આવું શાસ્ત્ર જ્ઞાન તપ પ્રવચન પટ્ટુવાણી અનેક પ્રકારની સ્મરણ સ્મરણ શક્તિ નિપુણ બુદ્ધિ બળ અને ઇન્દ્રિયોની નિપુણતા આ બધાની શી સાર્થકતા કશી જ નહીં યોગ આત્મા અનાત્માના વિવેકરૂપ સાંખ્ય સંન્યાસ વેદાધ્યયન તથા વ્રત વૈરાગ્યાદી અન્ય મંગળ સાધનોથી મનુષ્યોને શો લાભ જો તેમાં પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનારા શ્રીહરિ ન હોય ભગવાનની ભક્તિએ સહિત વૈદિક કર્મ કર્યા હોય તે સાર્થક ગણાય છે એમ સ્વયં બ્રહ્માએ કહ્યું છે પુંસામતો વિવિધ કર્મભીર કર્મભીરધ્વરાદ્યેર દાનેન ચોગ્ર તપસા વ્રતચર્યા વ્રતચર્યયા ચ આરાધનમ ભગવત તવ સત સત્ક્રિયાર્થો ધર્મોર્પિત કરહિચિત ધ્રિયતે ન યત્ર જે કર્મ આપને અર્પણ કરી દેવામાં આવે છે તેનો ક્યારેય નાશ થતો નથી તે અક્ષય થઈ જાય છે એટલે અનેક પ્રકારના યજ્ઞ દાન તપસ્યા અને વ્રત આદિના દ્વારા આપને રાજી કરવા તે જ માનવનું કર્મ સાર્થક છે કારણ કે આપનો રાજીપો મળ્યા પછી કઈ વસ્તુ દુર્લભ રહે કોઈ નહીં સજન સ્વામી મહારાજની